આપ્યા છતાંય પચાસ હજાર ગયા છતાં તમે ડબ્બા લઈને કર્યું એટલે તો થઈ ગયું છે ને પછી દુઃખ આવે છે શું દેવીતા નામ શું કેયુરી કે વાયુ વાયુ 给油你